એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સાવરકુંડલામાં બેઠા બેઠા કાવ્યા વાર્તા સાંભળે છે આવો આવો કાવ્યા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો ને પછી આ વાર્તા તમારા ભાઈ બહેન ને બેનપણીઓને કહેજો પાછા હો ભાઈ વાર્તાનું નામ છે કોણ ગાય છે મીઠા ગીત અરે ભાઈ અંજની અંજના ભાગવતીની આ વાર્તા છે હો ભાઈ અંજના બેન ભગવતીની વાર્તા અને વાર્તાનું નામ છે કોણ ગાય છે મીઠા ગીત એક હતું જંગલ જંગલમાં જાત જાતના ઝાડ ઉગ્યા હતા ઝાડની ઘટામાં સુંદર પંખીઓ વસતા હતા રાત પડે એટલે બધા પક્ષીઓ જંપી જાય ઝાડની ઘટામાં લપાઈ જાય એક ન જંપે ઘુવડ રાત પડે એટલે ઘુવડ જાગે એના મોટા મોટા ડોળા ગોળ ગોળ ફેરવે ચારે કોર નજર ફેરવીને શિકાર શોધ્યા કરે ઉંદર દેખાય તો પટ દઈને પકડી લે સવાર પડે એટલે ગુવડ તો ઊંઘવા માંડે બધા પંખીઓથી ગુવડનો ક્રમ ઊંધો ભાઈ એવી એક વહેલી સવારની વાત છે ગુવડ રાત આખી જાગીને માંડ જંપું છે મીઠી ઊંઘ ખેંચે છે ત્યાં તો આજુબાજુની શાંતિમાં ખલેલ પહોંચાડતો અવાજ આવ્યો કુકડે કૂક કુકડે કૂક આ સાંભળીને ઘુવડ તો જાગી ગયું ઘુવડ કે મારે ઉજાગરો છે અને મને ખૂબ ઊંઘ આવે છે કુકડા તું મહેરબાની કરીને બીજે જા ત્યાં બધાને ઉઠાડ કુકડો તો તરત જ ચૂપ થઈ ગયો ઘુવડની ઊંઘ ન બગાડાય તે આગળ ચાલવા લાગ્યો ત્યાં રસ્તામાં એને એક સુંદર અવાજ સંભળાયો કો કો કો એવો મીઠો અવાજ હો કુકડો તો બસ સાંભળતા જ રહી ગયો એને થયું કે આ કોનો અવાજ છે આ મીઠા ગીત કોણ ગાય છે તે તો મારે શોધી કાઢવું પડશે કુકડો તો શોધવા લાગ્યો ત્યાં તો સામે એને મોર મળો કુકડો પૂછે મોર મોર આ મીઠા અવાજો કોણ કરે છે શું તમે તો એ અવાજો નથી કરતા ને મોર કે ના રે ના મારો અવાજ તો એવો છે હું વધારે તો વરસાદની ઋતુમાં ગીતો ગાઉં છું આ કુહુ કુહુ કરીને તો કોઈક બીજું જ ગાય છે તમે શોધી કાઢો તે કોણ છે કુકડો તો આગળ ગયો ત્યાં એને મળી એક ચકલી કુકડો ચકલીને કે ચકલી બહેન તને સંભળાય છે ને આ મીઠો અવાજ કુહુ કુહુ તારો અવાજ તો મને ખબર છે તું તો ચી ચી ચી કરે છે પણ આ અવાજ કોનો છે તું ઓળખે છે ચકલી કે ના મને તો કાંઈ ખબર નથી હું પણ ક્યારની સાંભળું છું આ મીઠા ગીતો ચાલો આપણે શોધી કાઢીએ કુકડો અને ચકલી આગળ ચાલ્યા ત્યાં ઝાડ ઉપર એક ખોદ બેઠેલું એ થડમાં ચાંચ ઠોકતું હતું અને તેનો સુંદર અવાજ થતો હતો જાણે કોઈ તાલ આપતું ન હોય ઘૂકડો તો આ સાંભળીને થંભી ગયો ઠક ઠક ઠક ઠક ઠક એવો અવાજ આવે અને પૂછવા માંડો લક્કડ ખોદ શું તું આ મીઠા ગીતો ગાય છે લક્કડ ખોદ કહે હું તો થડ કોતરવા ઠક ઠક ઠક ઠક ઠક કરું છું થડમાં કાણા પાડું છું આ અંદર સંતાયેલા જીવડા શોધી કાઢું છું મને આવા મીઠા ગીતો ગાતા આવડતું નથી હો ભાઈ કુકડો તો હવે મુંજાઈ ગયો એને અવાજો સંભળાય પણ કોણ ગાય છે તે દેખાય નહીં ત્યાં તો અધૂરામાં પૂરું કાગડો આવ્યો કાગડો કે કુકડાભાઈ કુકડાભાઈ મારો અવાજ બહુ મીઠો છે જો હું ગાય બતાવું છું ક્રા ક્રા ક્રા કુકડો કે અરે કાગડા ચૂપ કર જો પેલા મીઠા અવાજો સાંભળ સાંભળ કુ કોણ ગાતું હશે આવું સુંદર કાગડો કે અરે એમ વાત કરો ને આ તો આ તો કોકિલનો અવાજ છે કોકિલનો કોયલનો અવાજ છે જો પેલી આંબાની ઘટામાં છુપાઈને બેઠો છે સવારથી સાંજ સુધી એના મીઠો મીઠા ગીતો ગાયા કરે છે અને એનું સંગીત આ વાતાવરણમાં સંભળાયા કરે છે કો કુકડો તો આ સાંભળીને રાજી રાજી થઈ ગયો અને કોકિલને કહેવા લાગ્યો કોકિલ તું ઝાડની ગટામાંથી અહીં મારી પાસે આવ તારો અવાજ ખૂબ મીઠો છે ચાલ આપણે દૂર જઈએ અને ત્યાં જઈને મને તું તારા સુરીલા ગીતો સંભળાવ અહીંયા તો ઘુવડને સૂઈ જવું છે એને શાંતિ જોઈએ છે કોકિલ તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયો કોકિલ એટલે કોયલ કુકડાની પાસે આવ્યો અને બંને જણા દૂર દૂર જઈને ગીતો ગાવા લાગ્યા